આજે કોનો છે વારો છે તો બધા વડોદરાથી આજે પણ બોલું બરોડાથી હા હેલો તમારો વારો છે અવાજ હા આજે મારો છે દંડક પ્રણામ આપને દઉં કરો પહેલા આગલા શ્લોકની સમરી કરું ને હા અધ્યાય સત્તરમો શ્રદ્ધાત્રય વિભાગ યોગ પ્રથમ શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે જેઓ શાસ્ત્રમાં કહેલી વિધિનો ત્યાગ કરી સ્વચ્છંદતાથી કર્મ કરે છે તો તે શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તેઓની નિષ્ઠા કેવી કેવી હોય બીજા શ્લોકમાં ભગવાન પ્રકૃત સ્વભાવથી ઉત્પન્ન થયા તે શ્રદ્ધા સાત્વિક રાજકીય કે તામસી એમ ત્રણ પ્રકારની હોય છે એવું જણાવે છે ત્રીજા શ્લોકમાં સત્વને અનુરૂપ સર્વની શ્રદ્ધા હોય જેવી જેની શ્રદ્ધા તેઓ તે હોય છે એવું બતાવ્યું ચોથા શ્લોકમાં સાત્વિકો દેવોનું યજન કરે છે રાજસો યક્ષ તથા રાક્ષસોનો અને તામસીજનો પ્રેત અને ભૂતગોળોનું યજન કરે છે તેવું બતાવ્યું પછી પાંચમા ને છઠ્ઠા શ્લોકમાં બુદ્ધિ લોકો દંભ અહંકાર કામ રાગ વગેરે દુર્ગુણમાં મચ્યા રહેલા હોય છે અને શાસ્ત્રમાં વિહિત ન હોય તેમાં ઘોર તપ કરી અંતર્યામી રૂપે હૃદયમાં રહેલા ભગવાન કહે છે મને ક્રશ કૃશ કરે છે તેવા લોકો આસુરી છે તે જણાવ્યું સાતમા શ્લોકમાં આહાર યજ્ઞ તપ અને દાન એ સર્વને ત્રણ પ્રકારના પ્રિય હોય છે તે જણાવ્યું આઠમા શ્લોકમાં સાત્વિકોને પ્રિય આહાર હોય છે સાત્વિક આહારની વાત કરી નવમા શ્લોકમાં રાજસીને જે પ્રિય રાજકીય આહાર હોય છે તેની વાત અને દસમા શ્લોકમાં તામસીઓને પ્રિય તામસી આહાર બતાવ્યો અગિયાર બાર અને તેરમા શ્લોકમાં યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું સાત્વિક યજ્ઞ રાજકીય યજ્ઞ અને તામસ યજ્ઞ ચૌદમા પંદરમા અને સોળમા શ્લોકમાં ભગવાને તપ બતાવ્યું કે કાયિક વાચિક અને માનસ તપ એ તપના ત્રણ પ્રકાર બતાવ્યા સત્તર અઢાર ને ઓગણીસમાં શ્લોકમાં એ તપના આપણે હા તપના સ્વરૂપ બતાવ્યા સાત્વિક તપ રાજસ અને તામસ પછી વીસથી બાવીસના શ્લોકમાં દાનના ત્રણ ભેદ કયા છે તે સાત્વિક રાજસ અને તામસ છે તે બતાવ્યું ત્રેવીસના શ્લોકમાં ઓમ તત અને સત એ ત્રણ પ્રકારનો બ્રહ્મનો જે નિર્દેશ કરેલો છે તે બતાવ્યો કે જે પણ યજ્ઞ દાન તપ વગેરે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે સંપન્ન કરવા માટે તેની પ્રક્રિયા બતાવે છે કે પ્રારંભમાં ઓમ તત અને સતનો ઉચ્ચાર કરીને કરવો ચોવીસમાં શ્લોકમાં એ ઓમનો ઉચ્ચાર કરવાથી બતાવ્યો કે ઓમ સત અને સત એ ત્રણ નામોનો અન્વય કહ્યો એમાં ઓમના અન્વયનો પ્રકાર ચોવીસમાં શ્લોકમાં બતાવ્યો હવે પચીસમો શ્લોક તદ ઇત્યન્ભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધા ક્રિયંતે મોક્ષ કાંક મોક્ષ આકાંક્ષાભિહીન શ્લોક આઠ ફલની ઈચ્છા વિના વિવિધ યજ્ઞ તથા તપ અને દાનની ક્રિયાઓ મોક્ષની આકાંક્ષાવાળાઓ થ તેવો ઉચ્ચાર કરીને કરે છે વિવેચન મોક્ષની આકાંક્ષા રાખનારાઓ યજ્ઞ તપ તથા દાનની વિવિધ ક્રિયાઓ લૌકિક ફળની ઈચ્છા વિના તત એ બ્રહ્મના નામનો ઉચ્ચાર કરી કરે છે અહીં તત્ત નામનો અન્વય કયો એટલે આગળ જે વાત ઓમનો ઉચ્ચાર કરીને એવી રીતે અહીંયા આગળ યજ્ઞ તપ અને દાનમાં જે લૌકિક ફળની ઈચ્છા વિના જે કરી રહ્યા છે એ તત્ત નામનો બ્રહ્મનો ઉચ્ચાર કરીને કરે છે અહીંયા એવું અહીંયા બતાવ્યું નવું આગળ જોઈએ હા લઈ લો સદભાવે હા સદભાવે સાધુ ભાવે ચ તદ ઇત્યેતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સત્શબ્દ પાર્થ યુજ્યતે શ્લોકાર્થ હે પાર્થ સદભાવમાં તથા સાધુભાવમાં એ શબ્દ યોજાય છે તેમજ પ્રશસ્ત કર્મમાં પણ શબ્દ સત શબ્દ યોજાય છે વિવેચન હવે લોકમાં શબ્દની વ્યુત્પત્તિથી સિદ્ધ થતો સત શબ્દનો અન્વય દર્શાવે છે જે છે તે સત તેવા ભાવમાં સત શબ્દ યોજાય છે અહીં ભાવનો અર્થ વસ્તુ થાય છે જો ભાવનો અર્થ વસ્તુ ન કરીએ અને સત્તા કરીએ તો અન્વસ્થા દોષ પ્રાપ્ત થાય તેથી સદભાવ એટલે સદપદથી આવિર્ભૂત વસ્તુને સત કરે છે સાધુ ભાવમાં એટલે સાધુત્વ દર્શાવવામાં પણ સત શબ્દનો પ્રયોગ થાય છે એ જ પ્રમાણે પ્રશસ્ત કર્મ દર્શાવવા સત શબ્દનો પ્રયોગ થાય છે સર્વત્ર રહેલ બ્રહ્મ સર્વ પદાર્થ માત્ર છે એવું શાસ્ત્રમાં કહેલ હોવાથી જ આ સર્વ દર્શાવવા સત શબ્દ યોજાય છે ઓમ મને તત્નો અન્વય બતાવીને હવે અહીંયા આગળ સતનું બતાવી રહ્યા છે કે સત શબ્દનો અન્વય સાધુભાવમાં એટલે કે સાધુતા દર્શાવવામાં પણ સત શબ્દનો પ્રયોગ થાય છે એટલે ઉત્તમ કર્મ દર્શાવવા માટે આ નો પ્રયોગ થાય છે એવું થયું ને જે એવું સમજાય છે લઉં આગળ આજ ઇતિ તદ ઇતિ અલક્યતે હેલો હા હું ગંધર પ્રણામ અહીંયા જે આ લખ્યું છે જો ભાવનો અર્થ વસ્તુ ન કરીએ અને સત્તા કરીએ તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય તો આપણે તો સદસત કહીએ જ્યારે સત્તાની જ વાત કરીએ છીએ તો પછી અહીંયા આ ભાવનો અર્થ વસ્તુ ન કરીએ સત્તા કરીએ તો અનવસ્થા દોષ એટલે દોષ શું કે છે અને ખેસ શું એ બંને સમજવી પડે હા બોલો હા જોયું આ તમને પૂછી રહ્યા છે મને નથી ખ્યાલ આવતો સત્તા કરીએ તો અનવસ્થા દોષ પ્રાપ્ત થાય તેથી સદભાવ એટલે સત્પદથી આવિર્ભૂત વસ્તુને સત કહે છે એટલે અહીંયા સત્કાર્ય થઈ રહ્યું છે એના માટેની વાત છે તમારે પૂછવું જોઈતું હતું એમ હા બીજા છે આ સ્પષ્ટ પ્રયાસ કરો I think y'all didn't. તત્પદનો અર્થ શું કરવો એ અહિયાં વિચારણીય છે એમ જણાવે છે કે થી સત શબ્દ નો મતલબ થાય સત એટલે ભાવ ભાવ એટલે કોઈ વસ્તુનું હોવું તો તદભાવે સાધુ ભાવે ચ સત પ્રયોજ્ય છે સત શબ્દનો પ્રયોગ સદભાવમાં અને સાધુ ભાવમાં પ્રયોજાય છે તે જ રીતે જે કર્મો પ્રશસ્ત ગણાય ઉત્તમ ગણાય એના માટે પણ સત શબ્દનો પ્રયોગ થાય છે જેમ સત્કર્મ સત્પદાર્થ જે પદ છે એ ક્યાં કયા અર્થમાં વપરાય છે એ અહીંયા ભગવાન કહી રહ્યા છે હવે એમાં સત ભાવ સતનો મતલબ પણ ભાવ છે હવે જો સદભાવ કહો તો ભાવ ભાવ એમ થઈ જાય એનો મતલબ તો અહિયાં જો સતનો અર્થ આપણે ભાવ એટલે બહુ એમ કહીએ તો તક એ તો તક ભાવ એવી જાતનો જો આપણે સમસ્ત પદ વાપરીએ તો એમાં ભાવ શબ્દનો અસ આપણે કંઈ બીજો કરવો પડે નહી તો પુનરાક્તિ થાય બહુ બહુ છે અતિ અતિ એમ એવું થઈ જાય એટલે કહી રહ્યા છે કે તત ભાવે એનો મતલબ તતવસ્તી એટલે માં એકમાં તત એટલે બહુ અતિ બહુ અને પછીનો જે ભાવ શબ્દ છે એનો મતલબ વસ્તુ વસ્તુ અસદ વસ્તુ નહીં સદ વસ્તુ માટે આ પ્રયોગ થાય છે સમજાયું હા જી હા આ અનવસ્થા દોષ એટલે કે આપણે કહ્યું ભાવ ભાવ એ રીતે બે ભેગા થઈ જાય છે એને અનવસ્થા દોષ કે છે નહીં એમ નહીં ભાવનો અર્થ વસ્તુ ન કરીને સત્તા કરીએ તો યા તો રિટર્ડન્ટ એ થાય એટલે હોવું હોવું ભાવ ભાવ સત સત એવો અર્થ થઈ જાય અનવસ્થાનો મતલબ એન્ડલેસ રિગ્રેસ નહીં સમજાયું છે એટલે જે અનવસ્થા એટલે જેમ કોઈ કાર્યકારણ ભાવનો આપણે વિચાર કરીએ અને કારણ પરંપરા ના વિષયમાં આપણે પ્રશ્ન કરતા જઈએ કે આનું કારણ શું પેલો વ્યક્તિ જવાબ આપે કે આનું કારણ એનું કારણ શું એનું કારણ શું એનું કારણ શું એમ આપણે પૂછતા રહીએ તર્ક તો એમ કહે છે કે કારણ વગર કઈ વસ્તુ હોય નહીં એટલે જેને પણ આપણે ઉત્તરના રૂપમાં કહીશું એ કારણનું ફરી પાછું કોઈનું કોઈ કારણ તો આપણને જણાવવું જ પડશે પણ એવું આપણા સામર્થ્યથી તો સંભવ નથી કે આપણે એ કારણને કહી શકીએ કે જણાવી શકીએ એટલે આપણે એમ કહી દઈશું કે ભાઈ આ તો અનવસ્થા છે આ કારણ પરંપરા ગણી ન શકો ઇન્ફાઇનાઇટ છે હા જે છે તો કોઈ પણ વસ્તુ જે છે એ વસ્તુનું પોતાનું જ સ્વરૂપ છે છેલ્લામાં છેલ્લું તાત્વિક સ્વરૂપ તો એના અંદર ફરી પાછો આપણે ભાવમાં પણ પાછો ભાવ શોધવા જાઓ તો એ વસ્તુ મળવી સંભવ જ નથી પેલા ક્યારેક મેં આ વાત કહી હશે એવું વૃક્ષ શેમાંથી નીકળ્યું વૃક્ષના અંદર શું તો એનું મૂળ મૂળનું મૂળ શું મૂળ તો ઓરિજિન છે એનું મૂળ ન હોય કઈ આપણે એટલું કહી શકીએ કે બીજ અંકુરિત થયું એનો એક ભાગ ઉપર તરફ ગયો એક ભાગ નીચે તરફ ગયો પેલા મારા ઇયરફોન ઇયરફોન આવી નીચે તરફ ગયો એને મૂળ કહીશું ઉપર તરફ ગયો એને વૃક્ષ કહીશું વૃક્ષ નો આધાર શું તો આપણે મૂળ કહીએ મૂળનો આધાર શું કહો એનો કોઈ આધાર ન કહી શકાય મૂળનો આધાર કહી એટલે તર્કશાસ્ત્રમાં એના માટેનો એક ફ્રેઝ છે મૂલે મૂલા ભાવાત અમૂલમ મૂલમ જે મૂળ છે એનું કોઈ મૂળ નથી હોતું એટલે મૂળ અમૂળ હોય છે મૂળિયું પોતે મૂળિયા વગરનું છે એમ ભાવ પદાર્થ કોઈ વસ્તુ એના અંદર એનું સત્તાને આપણે જો ઇન્ડિકેટ કરી રહ્યા છીએ હવે સત્તાની અંદર ફરી પાછી સત્તા શોધવી એ એન્ડલેસ છે એમ કહેવાનો મતલબ છે તો અહીંયા જે બે શબ્દ સમસ્ત વપરાયા છે બે પદ સદભાવ એમ તો ભાવનો અર્થ પણ સત્તા છે સતનો મતલબ પણ સત્તા છે સત્તા સત્તા ભાવ ભાવ એવું એનો અર્થ થઈ જઈ રહ્યો છે એટલે વ્યાખ્યાકાર કહી રહ્યા છે કે અહીંયા સદભાવનો મતલબ સદવસ્તુ એમ સમજો એટલે આકાશ કુસુમ કે શશશૃંગ એ જાતનું આ અસદ વસ્તુની વાત નથી થયેલી પણ જે સત્તાશીલ છે એની વાત થયેલી છે લો ભલે હા થઈ ગયું કોણ બોલતું હતું અલકાબેન પૂરો થઈ ગયો હા જી જગન આવે છે હવે અવાજ હેલો આવે શ્લોક બોલી છે પણ ના સંભળાયો ને ના તમારે દાની ના જે મારો કઈક ફોનમાં ગડબડ થઈ ગઈ હતી બોલું હવે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદ ઇતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થિયમ સદ ઇત્યેવા વિધીયતે શ્લોકાર્થ યજ્ઞ તપ તથા દાનમાં સ્થિતિને સત એમ કહે છે અને તે માટેના કર્મને પણ સત એમ જ કહે છે વિવેચન યજ્ઞ તપ તથા દાનમાં સ્થિતિ હોય તેને પણ સત કહે છે તેને માટે કર્મ કરવામાં આવે તે પણ સત કહેવાય છે અર્થાત તે સર્વ કર્મ પણ ભગવદ રૂપ જ છે સમજીને કરે તેને સત કહેવું બધા જ કર્મ ભગવદ રૂપ થાય છે તો એવું કહેવું મતલબ યજ્ઞ તપ તથા દાનમાં સ્થિતિ હોય તો તેને પણ સપ્ત કહ્યું છે એટલે સ્થિતિનો અર્થ અહીંયા સ્થાન કરેલું છે તો આપણે સ્થાન લઈએ તો યજ્ઞ તપ તથા દાનમાં સ્થાન હોય તેને પણ સત કરે છે એટલે શું સમજીને જે કરે તેને સત કહેવું એ રીતનું હું સમજુ છું યજ્ઞ તપ તથા દાનમાં સ્થાન હોય તેને પણ સત કહે સ્થાનનો શબ્દ સ્થાન જ નથી યજ્ઞ દપ તથા દાનમાં જે સમજીને જે કરી રહ્યો છે એને સત કહેવાય એટલે દાન માં સ્થિતિ એટલે એનું જે ભાવ એ રીતનું છે એવું જે જે હું એવું સમજુ છું પછી આપ સમજાવો જે વ્યક્તિ યજ્ઞ કરી રહ્યો છે તો યજ્ઞમાં સ્થિતિ છે ને એની હા દાન કરી રહ્યો છે તો દાન કર્મમાં એની સ્થિતિ છે એમ તો એને એને પણ સત એને પણ સત કહે છે હમણાં જ મેં કહ્યું સત્કર્મ તો કર્મ છે આ બધા દાન કર્મ એ બધા એ અર્થમાં સમજવું એટલે ઇન્વોલ્વ થઈને કરી રહ્યો છે એવું થશે ને જોજો હા તેને માટે કર્મ કરવામાં આવે તે પણ તેને માટે એટલે કોને માટે સદરથી મૂલમાં જે આપ્યું છે ને એનો અર્થ કરી રહ્યા છે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ તત્ બતાવ્યો અને તદર્થીયમ તેના માટે તેના માટે એટલે એક તો યજ્ઞ અને એક યજ્ઞ માટે તપ તપ માટે દાન દાન માટે અથવા ભગવત અર્થ બંને છે કરેલી યજ્ઞ દાન તથા તપ ક્રિયાઓ નિરંતર ઓમ એવો ઉચ્ચાર કરીને પ્રવર્તે છે જેમાં એવું કહ્યું છે કે ઓમ એ બ્રહ્મના અભિધાનનો ઉચ્ચાર કરી બ્રહ્મવાદી શાસ્ત્રમાં કહેલી આ આ ક્રિયાઓ કરે છે તો આગળ આગળથી જે ઓમ બોલે છે પણ એ એ બોલવાનું કારણ કે ભગવાનનો એક ડિસિપ્લિન છે कोई अंदर स्वाहा बोलवा कोई स्वधा कोई में कोई वैदिक संबंधी होम पूर्वक जटला मंत्रों वैदिक मंत्रों एना आग ओम बोलव कम्पलसरी है पौराणिक महाभारत रामायण रायण श्लोक वगैरह हो ઈમાને એ કોઈ આગ્રહ નથી કે તમારે બોલ નાથી કરતા દેતા ને ફાની કાળી સુધી થાય વિઘ્ન વિનાશ માટે મંગલ હોય તો આ મંગલાચરણ તમને આરુધમાં કર્યું છે તમાર અલગાયોગ્ય દેશ કાલ વસ્તુ પાત્ર હોય તો તમારો વિના તે કુતોષે ના દૂર આની નબર ના આગળ કોનું છે હા મારો છે જોઈને લઉં હા કરી લો અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદ ઇત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ શ્લોકાર્થ હે પાર્થ અશ્રદ્ધાથી હોમેલું દાન કરેલું તપ કરેલું તથા કાર્ય કરેલું અસત કહેવાય છે તે પરલોકમાં તથા આ લોકમાં ફરતું નથી વિવેચન યજ્ઞ દાન હોમ તપ વગેરે જે કાંઈ કર્મ શાસ્ત્રીય શ્રદ્ધા વિના કરવામાં આવે તે અસત એટલે વ્યર્થ છે કારણ કે તે આ લોકમાં અથવા પરલોકમાં પણ ફરતું નથી એટલે પહેલા શરૂઆતના પહેલા શ્લોકમાં જે કીધું ને કે શ્રદ્ધાથી જે કરી રહ્યો છે તેની નિષ્ઠા કેવી ને એનો જે પ્રશ્ન હતો અત્યાર સુધીનું શ્રદ્ધાનું બતાવીને અહીંયા હવે છેલ્લા શ્લોકમાં અશ્રદ્ધાથી કરેલા કાર્યને કર્મને બતાવી રહ્યા છે કે જે અશ્રદ્ધાથી કરેલું હોય છે તે હોમેલું દાન કરેલું તપ કરેલું દાન તપ યજ્ઞ માટેની જે અત્યાર સુધીનું આપણને સાત્વિક છે તામસથી બતાવ્યું તો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા અશ્રદ્ધાથી કરેલાનું કોઈ ફળ નથી તો જે એમાં પરલોકમાં ને આ લોકમાં આ લોકમાં તો બરાબર પરલોકમાં પણ એનું ફળ હોય છે નથી હોતું એમ એટલે અહીંયા નથી કહ્યું એટલે પણ પરલોકમાં પણ ક્રિયાનું આજે કોઈ પણ ક્રિયા કરી હોય એનું ફળ હોય છે એવું થયું ને અર્થ શ્રદ્ધાથી કરી હોય તો હા શ્રાદ્ધ કરો તો પિતૃ અંદર એ લોકોને ઓળકાર આવે સરસ શાંત થાય પરલોકમાં મળે તો જ થાય ને એ શબ્દથી એમને કહેવું ઓળખાવું ઓળખાવું કહેવું ભાઈ શું કરશું સંપન્ન થયો આગળ જેમનો વારો ફરતી કરો છો હા જય રમેશ પ્રણામ પંકજ બોલું હા હવે અષ્ટાદશો અધ્યાય મારો છે અચ્છા મોક્ષ સંન્યાસ યોગ આનું નામ છે હવે હમણાં આગળ આપણે સત્તરમા અધ્યાયમાં જોઈ ગયા કે યજ્ઞ તપ દાન હોમ જે છે આ બધા કર્મો એ શાસ્ત્રીય વિધિનો ત્યાગ કરી અને અગર જીવ સ્વચ્છંદ આચરણ કરવા વાળો હોય તો એની ઉચ્ચ ગતિ એને પ્રાપ્ત થતી નથી તો અર્જુનને પ્રશ્ન થાય છે કે સામાન્ય જે પુરુષ છે એ તો શાસ્ત્ર વિધિને જાણ જાણતો જ નથી એને ખ્યાલ જ નથી કે શાસ્ત્રીય વિધિ શું છે પણ એનામાં એટલે કોઈ પરંપરાથી કે એના સંસ્કાર અનુસાર જે શ્રદ્ધાપૂર્વક દેવતાઓનું અગર પૂજન કરે છે તો એનું ફળ કેવું તો એને કીધું કે ભાઈ ભગવાને પછી એ આમાં ક્લાસિફિકેશન બતાવી છે જીવની સ્થિતિ બતાવી દીધી કે જો તમે આ રીતના યજ્ઞ તાપ અને હોમ દાન જે કરો છો એ ત્રણ પ્રકારના જે છે એ ક્લાસિફિકેશનમાં વર્ગીકરણ થાય છે એનું કે તમે આ આ આ રીતના કરો છો તો તમે સાત્વિક છો આ રીતના કરો છો રાજસ છો ને આ રીતના કરો છો એટલે એમાં તમારી જીવને પોતાની સ્થિતિનું ભાન કરાવ્યું કે આ વર્ગીકરણ પ્રમાણે તમે ક્લાસિફાઈડ થાવ છો વસ્તુમાં અને શ્રદ્ધા જે છે હલો હલો હલો થઈ રહ્યું છે પણ ડિસ્ટર્બન્સ તારે ત્યાંથી છે માહિતી પણ જોતા આવે હા સારું ચાલો હા સર બોલ્યો હા એટલે ભગવાને કહ્યું કે શ્રદ્ધા જે છે તે અંતઃકરણનો ધર્મ છે એ રીતની વાત કરી અને ત્યાર પછી હવે જે સત્તરમા અધ્યાયનો પચીસમો શ્લોક હતો એના ઉત્થાનિકા રૂપે આ અધ્યાય આવતો હોય એવું મને લાગે છે એમાં હતું કે ફલની પચીસમાં શ્લોક અધ્યાય શ્લોકમાં આવ્યું આગલા અધ્યાયના કે ફલની ઈચ્છા વિના વિવિધ યજ્ઞ તથા તપ અને દાનની ક્રિયાઓ મોક્ષની આકાંક્ષા વાળાઓ તપ એવો ઉચ્ચાર કરીને કરે છે એટલે મોક્ષની આકાંક્ષા રાખનારાઓ યજ્ઞ તપ અને દાનની વિવિધ ક્રિયાઓ લૌકિક ફલનો ઈચ્છા વિના એટલે ઈચ્છા વિના એટલે અહીંયા ત્યાગ ઈચ્છા વિના ઈચ્છાનો ત્યાગ એના એના અર્થમાં અહીંયા અર્જુન પૂછે છે પહેલા શ્લોકમાં પહેલો શ્લોક વાંચું છું संन्यास महाबाहो तत्व इच्छा वेदूति वेदि त्याग से पृथक केशी निशूदन अर्जुन कहे थे हे महाबाहो हे रसिकेश हे केशी निशूदन हूँ संन्यास न्याग न तत्व पृथक जाणवा इच्छू छु विवेचन सर्वकर्म नो मन थी संन्यास करी પાંચમા અધ્યાયના તેરમા શ્લોકમાં આ વાત કહી છે તથા કર્મના ફલ અને આસંગનો ત્યાગ કરી આ વાત ચોથા અધ્યાયના વીસમા શ્લોકમાં કહી છે આ બંને જગ્યાએ સંન્યાસ તથા ત્યાગ શબ્દો યોજેલા છે આ ઉભયનો અર્થ એક જ છે અથવા તેઓના અર્થમાં કઈ ભેદ છે ત્યાગ અને સંન્યાસ એક જ રીતના કહેવામાં આવે છે બે બે જગ્યાએ એ જાણવાની ઈચ્છાથી અર્જુન આ શ્લોક કહે છે સંન્યાસ અને ત્યાગ ઉભયનું તત્વ પૃથક એટલે વિવેકથી જાણવાની મારી ઈચ્છા છે તો એ જે છે હવે આપણે જોઈએ એ પાંચમા શ્લોકના તેરમા અધ્યાયમાં શું કહ્યું છે તો અહીં કહ્યું છે તેરમા અધ્યાયમાં સર્વ કર્માણી મનસા સંન્યાસ ત્યાગતે સુખમ વખતી નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ધારયન એટલે યોગમાં મનથી કર્મનો ત્યાગ કરી બહારથી કર્મ કરવાના છે એટલે જે યોગની વાત કરી જેમાં કર્મ જે છે એ બહારથી કરવાના છે એટલે મનથી મનથી નથી કરવાના જેમ કે કરવા પડે છે ને આપણા આપણે નિત્ય નૈમિત્તિક કર્મ જેમ આવે છે એ રીતના એને કરવા પડે છે તો એ બહારથી કરવાના છે એની અંદર શ્રદ્ધા નથી રાખવાની ફલની ફલની આકાંક્ષા નથી રાખવાની તો એ એ રીતના અહીંયા ત્યાગની વાત કરી છે અહીં સંન્યાસની વાત કરી છે કે બહારથી જ કરવાના છે અને જે ચોથા અધ્યાયનો વીસમા શ્લોકમાં જે કીધું એમાં એવું આવે છે કે ચક્વા કર્મ ફલાસંગમ ફલાસગમ નિત્ય તૃપ્તો નિરાશય કર્મણ્ય ભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ્વ એટલે કર્મના ફલ અને આસંગને સજી નિત્યતૃપ્ત અને નિરાશ્રય રહી કર્મમાં પ્રવૃત્ત રહેવા છતાં પણ કંઈ પણ કરતો નથી એટલે કર્મ કરે છે છતાં પણ એની અંદર આસક્તિ નથી એની કર્મમાં કે ભાઈ હું આ કર્મનો કરતા છું એવી આસક્તિ રહી જે કરે છે તો એ ગમે તેટલા કર્મ કરે છે તો પણ નિષ્કર્મ જ રહે છે તે લેપાતો નથી કર્મથી કર્મના ફલથી એ અહીંયા વાત કરી આ બે એટલે આ બેમાં ત્યાગ જે છે એ એક જ એક જ જે સંન્યાસના ત્યાગની બેમાં વાત કરતા કઈ જે ઉભય છે એ કેવું છે તો એ હવે આગળ એના ભગવાન એના નિરાકરણમાં આગળનો શ્લોક રહે છે બીજો કામ્યાનામ કર્મનામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ સર્વ કર્મ ફલ ત્યાગમ રાહુ ત્યાગમ વિચક્ષણા તો શ્રી ભગવાન કહે છે કામ્ય કર્મોના ત્યાગને કવિઓ સંન્યાસ કહે છે વિચક્ષણ પુરુષો સર્વ કર્મના ફલના ત્યાગને ત્યાગ કહે છે એટલે આટલો આમાં આમાં ફરક આવે છે સંન્યાસમાં અને ત્યાગમાં વિવેચન સંન્યાસ અને ત્યાગ શબ્દોના અર્થ એક જ હોવા છતાં જુદા જુદા મત પ્રમાણે તેઓનો વિષય જુદો જુદો છે એમ ભગવાન ઉત્તર આપે છે સ્વર્ગની કામના વાળાઓએ જ્યોતિષ હોમ યજ્ઞ કરવું જે અશ્વમેઘ યજ્ઞ કરે છે તે સર્વ પાપોને તથા બ્રહ્મ હત્યાને કરે છે હલો હા સંભળાય છે હેલો સંભળાય છે એમને સંભળાય છે તો સ્વર્ગની કામના વાળાએ જ્યોતિષોમ યજ્ઞ કરવો જે અશ્વમેઘ યજ્ઞ કરે છે તે સર્વ પાપોને તથા બ્રહ્મ હત્યાને કરે છે વગેરે કામ્ય કર્મો શાસ્ત્રોમાં કહેલા છે વેદે વિહિત કરેલા આવા સર્વ કામ્ય કર્મોનો સ્વરૂપથી જ ત્યાગ કરવો અર્થાત આવા કામ્ય કર્મો કરવા જ નહીં તેને કવિઓ એટલે યોગીઓ સંન્યાસ કહે છે તેથી પણ વિચક્ષણ એટલે ચતુર પુરુષો નિપુણ ભક્તોને સ્વરૂપથી કર્મનો ત્યાગ ઇષ્ટ નથી પરંતુ નિત્ય નૈમિત્તિક તથા કામ્ય સર્વ કર્મોના વેદ વગેરે શાસ્ત્રોમાં કહેલા ફલનો ત્યાગ તેઓ કહે છે તેઓ ત્યાગને તેઓ ત્યાગ કહે છે એટલે અહીં જે છે કે ભાઈ બે પ્રકારના જે છે પુરુષો બતાવ્યા કે ભાઈ ચતુર્પુરુ જે કવિઓ છે એ લોકો જે આવા કર્મો જ નહીં કરવા એને સંન્યાસ કહે છે જે યોગ્યો છે કે ભાઈ આવા આવા કર્મો જ નહીં કરવા જે જેમાં કામનાઓ રહેલી હોય એવા જ્યારે વિચક્ષણ એટલે ભક્તો કે જે છે જે શું કહે છે કે ભાઈ કર્મો તો કરવા પડે તમે આશ્રમમાં કે જે ધારણ કર્યું તમારી અંદર અહંકાર છે જે વર્ણનો તો તમે કર્મ તો તમને કરવા પડશે પણ એ કર્મનું જે ફળ છે તો એના એનો ત્યાગ એનો ત્યાગ કરવાનો છે કર્મનો ત્યાગ નથી કરવાનો એટલે આ બે સંન્યાસ અને ત્યાગ બે જે શબ્દો છે એના અર્થમાં આ ભેદ અહીંયા બતાવી રહ્યા છે મોક્ષ શાસ્ત્રમાં જ્યાં ત્યાગ શબ્દ છે ત્યાં તેનો અર્થ ફલનો ત્યાગ કહેલો છે એમ તેઓ કહે છે તેથી આમના મત પ્રમાણે સ્વરૂપથી જ કર્મનો ત્યાગ અર્થાત કર્મનો ન ન કરવા તે સંન્યાસ નથી પરંતુ સર્વ કર્મના ફલનો ત્યાગ કરવો એ જ એ જ ત્યાગ છે એટલે હવે અહીંયા નિષ્કર્ષ કહે છે કે ભાઈ જે જે બધું કર્મ નહીં કરવો કર્મનો ત્યાગ કર્મનો ત્યાગ કરવો એવું નહીં પણ કર્મનો કર્મનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે અને એ એ જ ત્યાગ છે અને ભગવાન અહીંયા એકદમ પ્રોમિનન્ટ કરે છે આ વાત ભગવાને છે કઈ એક છેલ્લા અમારે ક્વેશ્ચન છે અહીંયા કે શ્લોકાર્થમાં કહ્યું કે કામ્ય કર્મ ત્યાગને સંન્યાસ કહે છે પણ અહીં છેલ્લા લાઈનમાં એ પ્રમાણે છે કે સ્વરૂપથી કર્મનો ત્યાગ અર્થાત કર્મ જ ન કરવા તે સંન્યાસ નથી તો આ બંને કે લાઈક કોન્ટ્રાડિક્ટરી સેન્ટેન્સ લાગે છે તો એમાં થોડો ખ્યાલ નથી આવતો નહીં એટલે એમના મતથી કે છે સંન્યાસીઓ જે યોગ્ય નો મત કેવો છે કે ભાઈ કર્મનો ત્યાગ કરવો એમ તો એમ આમના લખે તેથી આમના મત પ્રમાણે આમના એટલે કોના કે યોગીઓ અને સંન્યાસીઓ કવિઓ જે છે એમના મત પ્રમાણે શું છે કે ભાઈ કર્મનો ત્યાગ કરવો એ જ એ જ ત્યાગ છે એમ તો કે ના અહીંયા ભગવાન એ આપી રહ્યા છે નિષ્કર્ષ આપી રહ્યા છે કે ના એવું નથી કર્મના ફલનો ત્યાગ કરવો એ ત્યાગ છે હા એટલે સેન્ટેન્સમાં પછી સ્વરૂપથી કર્મનો ત્યાગ અર્થાત કર્મ ન કરવાથી સંન્યાસ છે એ રીતનું થશે ને સંન્યાસ નથી એ રીતનું નહીં થાય ને એટલે એ નિષ્કર્ષ છે કે એ સંન્યાસ નથી તમે જે કહી રહ્યા છો કે યોગ્ય એવું કે છે કે ભાઈ કામ્ય કર્મો કરવા જ નહીં કર્મો જ નહીં કરવા કર્મોનો ત્યાગ કરવો એને જે સંન્યાસીઓ કે છે કે ભાઈ એજ જ એ જ એ જ ત્યાગ છે તો પેલા એવું નથી તમે જે કહી રહ્યા છો એ એની જગ્યાએ તમે એવું લો કે કર્મો કરવા પણ કર્મનો જે ફળ છે એનો ત્યાગ કરો એટલે પહેલા યોગ્યની વાત કરીને ભગવાન એનો નિષ્કર્ષ આપી રહ્યા છે એટલે થોડું કન્ફ્યુઝન રહેજો શ્લોકાર્થમાં બી એવું છે કે કવિઓ જે છે સંન્યાસ કોને કહે છે અહીં અહીં શોર્ટમાં આપ્યું છે અહીંયા થોડું વિવેચનમાં એને ક્લાસિફાય કરે એટલે જસ્ટિફાય કર્યું છે એટલે થોડું એન્લાર્જમેન્ટ છે એનું હજી તો આ વિષય છે એનો ઉપક્રમ થઈ રહ્યો છે આગળ હજી આ બાબતમાં વધારે કહેવાશે એટલે થોડું વિષય ચાલી જાય પછી આપણે આનો વિચાર કરીએ જી ખરું છે ત્યાજ્યમ દોષવત ઇત્યેકે કર્મ પ્રાહુર મનીષિણ યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચાપરે કેટલાક બુદ્ધિમાનો દોષવાળું કર્મ ત્યાજ્ય છે એમ કહે છે બીજાઓ યજ્ઞ દાન તથા તપરૂપી કર્મનો ત્યાગ ન કરો એમ કહે છે એટલે આગળ વાત કરી ને કે કેટલાક બુદ્ધિમાનો જે છે દોષવાળું કર્મ થયા છે એટલે દરેક કર્મ દોષવાળું છે તેનો ત્યાગ કરો અને બીજાઓ એવું કહે છે કે ભાઈ આનો કર્મનો ત્યાગ ન કરવો એમાં તો તમને ભક્તો જે કહે છે એ કહે છે કે ના એના ફલનો ત્યાગ કરવો તો હવે વિવેચનમાં કહે છે કર્મમાં હિંસા વગેરે દોષ હોવાથી કર્મ ત્યાજ્ય છે એમ કેટલાક બુદ્ધિમાન બુદ્ધિમાનો સાંખ્યવાળાઓ કહે છે અહીં પણ જે કર્મ દોષ રહિત હોય તે ત્યાજ્ય નથી એવો ભાવાર્થ તથા યુક્તિ હોવાથી આમને બુદ્ધિમાન કહેલા છે બીજા બુદ્ધિમાન તકો યજ્ઞ દાન તથા તપ વેદોએ વિહિત કરેલા છે તથા તેઓના ફળોનો પણ ત્યાગ કરવો ઉચિત નથી એમ કહે છે આ લોકો વેદો વેદના કોઈ પણ અંશનો ત્યાગ કરતા નહીં હોવાથી તેમને બુદ્ધિમાન ગણેલા છે आ रीते कर्म त्याग संबंधी चार मत कहया एक कवियो कहे कि काम्य कर्म नो स्वरूप त्याग करव आ मत प्रमाण काम्य सीवाय कर्मो करने कहया बीजू विचक्षण भक्त कहे कि सर्व कर्म न फल नो त्याग करव कर्म नो स्वभाव त्याग करव नहीं सर्व कर्म न फल नो त्याग करव तीजु દોષ દોષવાળા કર્મોનો ત્યાગ કરવો એમ વાળા કહે છે અને ચોથું કર્મ તથા કર્મફલ કોઈનો ત્યાગ કરવો નહીં એમ નિમાન થતું કહે છે એટલે હવે ચાર મત જે આવ્યા એની હવે ગણના કરી રહ્યા છે અહીંયા કે પંડિતો જે છે એ કહે છે કે ભાઈ કર્મમાં સ્વરૂપ ના કરો કારણ કે એમાં દોષ જ છે એમાં કોઈ પણ કર્મ કરશો એ દોષ સહિત છે એટલે કર્મનો ત્યાગ કરી દો ભક્તો એવું કહે છે ના કર્મો તો કરવા કરવા જોઈએ પરંતુ એનો ફલનો ત્યાગ કરવો અને સાંખ્યવાળા એવું કહે છે કે ભાઈ દોષ રહિત કર્મો છે કરવા અને દોષવાળા કર્મો છે એનો ત્યાગ કરવો અને મીમાંસક એવું કહે છે કે ભાઈ કોઈ પણ કોઈ પણ કર્મનો કે કર્મ ફલનો ત્યાગ નહીં કરો બે બેવનું ભોગવવું બંને વસ્તુ એમ કારણ કે શાસ્ત્ર વિહિત છે એટલે એ લોકો શાસ્ત્રને પકડીને ચાલે છે મીમાંસ શકો કે ભાઈ શાસ્ત્રમાં કયું છે આ કરવું એટલે કરવું પછી એમાં દોષ છે કે નથી દોષ અને એના ફળો પણ ભોગવવા છે તો અહીં મારા ત્રણ શ્લોક હતા એ પૂરા થયા છે પ્રણામ ત્રીજા શ્લોકમાં જે પંકજભાઈ કર્યો એના અંગે મારો થોડો પ્રશ્ન છે કે ત્રીજા શ્લોકના કવિઓ એટલે યોગીઓનો મત બતાવ્યો વિચક્ષણ ભક્તોના મતની વાત કરી સાંખ્યવાળાઓના ત્યાગની વાત કરી અને મીમાંસકોએ પણ એની વાત કરી તો આ ભગવાનના અવતાર પહેલા આ બધા મતો અસ્તિત્વમાં હતા આ તો વેદ વેદ થી આવી રહી છે ને વાત વેદની ઉત્પત્તિ થઈ એટલે વેદના જાણો પછી ત્યારબાદ વેદના જાણવાની ઉત્પત્તિ થઈ તો આમાં એ હા અર્જુન વાચ અને કૃષ્ણ વાચ થી આ વાત ચાલે છે એટલે ભગવાને આ આગળના જે શ્લોક છે એમાં પછી આ ત્રીજા શ્લોકમાં તો પોતાના મતની વાત કરવા માંડી છે એટલે કે આ સંખ્યાનો મત છે આ મીમાંસકોનો મત છે એટલે શું એમના પહેલા પણ આ મતો અસ્તિત્વમાં હતા હા હતા જ ને આ તો આ તો હમણાંની વાત છે ને આ તો સાયન્સ આ તો જયારે ઉત્પત્તિ થઈ વેદોની ત્યાંથી આ મત તો વેદોના વર્ણિત વેદોમાં વર્ણિત જ છે ને આ બધા મતો તો જૈમિની એ વેદોનો પછી જૈમિનીએ પોતાની રીતના જૈમિનીએ મીમાંસક મત સ્થાપિત કર્યો એ રીતના જે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે અલગ અલગ જે ઋષિ મુનિઓ થયા એ એ એમાંથી પોતાનો અર્થ વેદનો જે રીતના કાઢ્યો એ લોકોએ એ મીમાંસકો એમની રીતના કાઢ્યો એટલે મીમાંસકનો મત કહેવાય વેદ તો એ હતા પણ મીમાંસકો એનો અલગ અર્થ કર્યો સાહિત્ય શાસ્ત્રીઓ એનો અલગ અર્થ કર્યો ભક્તો એનો એ જ વેદનો અલગ અર્થ કર્યો તો મારો અલગ અલગ તમારો પ્રશ્ન શું છે થોડું એને ક્લાસિકલ છે કે ભગવાનના અવતાર પહેલા ઋષિઓ જે આ બધા મત સ્થાપવા વાળા હતા એ હયાત હતા કે ત્યાર પછી થયા ના હતા જ નહીં એ તો મત તો હતા ને ઋષિઓ તો હયાત હોય કે ના હોય પતંજલિ છે કે આ બધા એના મતો તો સ્થાપિત જ થઈ ગયા ને જેમિની ઋષિ છે એમના એટલે ભગવાન પહેલા હા ભગવાન ભગવાન પહેલા એટલે આ અવતાર પહેલા કૃષ્ણ અવતાર પહેલા બાકી ભગવાન તો આદિ અનાદિ છે ત્યાર પછી એમને વેદોના પોતાના નિસ્વાર્થ રૂપે વેદોની રચના કરી એના પછી એનામાંથી વેદોને જાણવા વાળાની રચના કરી એનો અર્થ કરવા વાળાની રચના કરી તો એ રીતના કાળક્રમે થતા થતા પછી આ દ્વાપર યુગ આવ્યો દ્વાપર યુગની આ કથા છે તો એની આગળની તો બધી વાતો છે જ ને કે ભાઈ આ લોકોનો આવો મત છે આ લોકોનો આવો મત છે બરાબર સમક્ષ રજૂ કરું સાંખ્યમાં તો ત્યાગ કયો છે ને હા કરી લો હે હા બેલાબેન ને કઈ પૂછવું છે હા અહીંયા જે લખ્યું છે ને કે વેદ કરેલા આવા સર્વ કામ્ય કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવો હવે જ્યારે સ્વરૂપથી ત્યાગ કરે એટલે કામ કર્મ કરતા જ નથી તો ફળ નથી મળતું એટલે ફળની ઈચ્છા પણ નથી થતી પણ તમે જ્યારે કર્મ કરો છો ત્યારે ભલે ફળની ઈચ્છા ન રાખો પણ ફળ તો મળે જ છે ને તો એ એ જે કહ્યું છે ને કે ફળની ઈચ્છા ફળનો ત્યાગ કરવો તો ફળનો ત્યાગ તો થઈ શકતો નથી ફળની ઈચ્છાનો જ ત્યાગ થાય છે ને ફળ તો મળશે જ ને હા ફળની ઈચ્છાનો ત્યાગ છે અહીંયા ફળનો ત્યાગ એટલે અહીંયા શોર્ટમાં બતાવ્યું છે પણ ફળની ઈચ્છાનો ત્યાગ છે ફળ તો તમને માંગો કે નહીં માંગો તમને મળવાનું છે પણ તમારી જ્યારે ભાવના એવી હશે કે હું આ ફળને ભોગવવા મને મને ગમે તેટલું સારું ફળ મળે પણ હું આને મેળવવા માટે મને કોઈ ઈચ્છા નથી તો એ ભગવાન એ એ કાઉન્ટ કરે છે કે આ આ ક્લાસ આનું વર્ગીકરણ આ ભક્તનું મારું આમાં થશે કે ભાઈ આ નિષ્કામ કર્મ કર્મવાળો છે જીવ હા હા એટલે આમાં એવી રીતે આપણે સમજવાનું કે જે આ કર્મ કરી રહ્યા છે એટલે શું કહે એને સ્વરૂપથી ત્યાગ નથી કરતા પણ કાપટ્ય ભાવથી જે કર્મ કરી રહ્યા છે તે ભગવાનના અર્થે જ કર્મ કરી રહ્યા છે અને માટે એ લોકોને ફળની ઈચ્છા નથી એવું સમજવાનું હા હા હા બરાબર એ રીતના છે એટલે જેમ કે કોઈ બ્રાહ્મણ સંધ્યા કરે તો એ સંધ્યા બ્રહ્મ બ્રહ્મને અર્પણ કરીને કરે કે એના મનથી એ દેહથી કરે છે મનથી એના ફલનો ત્યાગ કરે છે કે આનું જેવી ફલ મને મળશે એ એ મને ગ્રાહ્ય નથી એમ ફલ તો એને મળવાનું છે પણ આ ભાવના જે છે ને એની આ ભાવના એને કારણે પણ એને એ આ કોટીમાં આ વર્ગીકરણમાં એનો આવે આ ક્લાસિફિકેશનમાં આવી જાય કે ભક્ત છે આ કારણ કે પેલા લોકો એમ કહે છે કર્મ નહીં કરવાના એક કહે છે કે કર્મ કરવાના પણ એનું બધું ભોગવવાનું તો આ એક વિચક્ષણતા થઈ ને કે તમે કર્મ કરો છો બી ખરા અને કર્મ ફળની ઈચ્છા નથી રાખતા તો તમે સમથિંગ અલગ છો બીજાથી એટલે ક્લાસથી આ બધું છે ને અલગ અલગ અલગ અલગ બધાની એ કરી છે નંબર્સ ઓફ જે મત છે ને એ બધા દર્શાવ્યા છે એને હા સાંખ્યમાં તો ત્યાગ કયો છે ને શંકરભાઈ તમને પ્રશ્ન છે કે સાંખ્યમાં ત્યાગ કયો છે તો અહીંયા કહી રહ્યા છે કે દોષ વાળા કર્મનો ત્યાગ એટલે દોષ રહિત જે કર્મ છે એમને કરવાના એવું દોષ વાળા કર્મનો ત્યાગ હા દોષ દોષ રહિત જે કર્મો છે એનો ત્યાગ દોષ રહિત કર્મ તો કરવાના એવું અહીંયા થયું ને તો પછી જો દોષ વાળા કર્મ નો ત્યાગ એમ કહી દીધું દોષ રહિત જે કર્મ કરે તો એ કેવા કર્મો હોય એમ તો કારણ કે સાંખ્ય ને તો ત્યાગ જ કહી રહ્યા છે તો કોઈ પણ પ્રકારના કર્મો એ કેવી રીતે સાંખ્ય વાળા હા એ તો આ કહ્યું કે પશુ હિંસા કર્મ નો ત્યાગ કરવો બરાબર તો દોષ રહિત કયા હોય કર્મ એટલે જો અહીંયા છે ને અહીંયા છે ને જ્યોતિષ સોમ અશ્વમેઘ અને આ જે છે ને આ આ કામ્ય કર્મો સિવાયના જે કર્મો છે એટલે નિત્ય નૈમિત્તિક કર્મો છે એ એ કરવા એમ પણ આવા તો નહીં કરવાના કેવા કે ભાઈ જે જ્યોતિષ ટોમ યજ્ઞ છે અશ્વમેઘ યજ્ઞ છે તો આ આ ભલે વેદ વિહિત છે બધા પણ આ નહીં કરવાના કારણ કે આના અંતે કંઈક ને કંઈક ફળ છે તો એમનું એમનું એવું છે કે એ સિવાયના જે દોષ રહિત એટલે એમાં જેમાં કોઈ દોષ નથી કાલે ઓફિસ છે સહેજ એટલે કયા કર્મો કહી શકાય મારું કયો તો ત્યાગ કરી દેવાનો છે લઈ લેવાનો છે બહાર નીકળી રહ્યા છે કયા કર્મો એમને પ્રાપ્ત છે એટલે અહીંયા વાત છે ને યજ્ઞ દાન તપ અને હોમ આની આની આની ચાલી રહી છે તો આની અંદર જે આ આ ક્લાસિફિકેશનમાં જેટલા જેટલા છે કર્મો હવે એનું લિસ્ટ તો અહીંયા સૂચિ તો આપી નથી પણ એના માટે કંઈક વેદ રિફર કરવો પડે આપણે કે ભાઈ વેદમાં કયા દોષ રહિત કર્મો છે અને કયા દોષ સહિત કર્મો છે એની ગણના આપણી પાસે અત્યારે નથી પંકજભાઈ અને બિલાબેન આ પ્રશ્નનો જવાબ આગળના ત્રણ શ્લોકમાં આવી જાય છે ભગવાન ત્યાગ છે તો પછી એ લોકોને કોઈ કર્મ કરવાના હોતા જ નથી પછી એમ ને તો કર્મો કે દોષ વગરના કર્મો શું શું છે સાંખ્ય સાંખ્ય વાળા કર્મ કરવાના જ નથી હોતા પછી કર્મ દોષ વાળા હોય કે દોષ વગરના હોય એનાથી શું લેવા દેવા એમ ભીના પૂછી રહી છે અહીંયા આગળ પ્રશ્ન નથી સાંખ્યવાળાએ તો કર્મો કરવાના છે ખાલી દોષ રહિત કર્મો થી જ કરવાના છે જ્યારે પેલા પંડિતો જે છે કવિઓ ને એટલે પંડિત લોકો જે છે જ્ઞાનીઓ આગળની જે વાત આવી ને જ્ઞાની ની આવી જ્ઞાનીએ કોઈ પણ કર્મ નથી કરવાના કારણ કે એને ખબર છે કર્મ કરીશ તો કંઈક ને કઈક ફળ આપશે એટલે જ્ઞાની છે તો જ્ઞાની કર્મ કરવાની ના પડે તો વાળા તો કર્મ કરવાનું કે છે પણ દોષ રહિત કર્મ કરવાનું કહે છે એવું કહે છે કે સાંખ્યવાળા તો કર્મ કરવાના કહે છે અહીંયા જ્ઞાની કરવાની ના પાડે છે એવું કહી છે એટલે અહીંયા જ્ઞાની ભક્ત સાંખ્ય અને મીમાંસક આ ચાર ની ગણના કરી છે આપણે ચાર મત છે ભગવાને તો કોઈનું નામ પાડ્યું નથી ભગવાન તો ખાલી કમ્પાઇલેશન કરી રહ્યા છે કે કેટલાક લોકો આમ કહે છે કેટલાક લોકો આમ કહે છે કેમ કે આના પહેલા જેટલું પણ નિરૂપણ કરવામાં આવ્યું એનાથી અર્જુનના મનમાં એ પ્રશ્ન થયો કે ત્યાગ અને સંન્યાસ શું વસ્તુ છે મને અલગ અલગ પાડીને સમજાવો તે કાલમાં આ સંબંધમાં જે જે વિચારો પ્રચલિત હતા એને ભગવાન અહીંયા ખાલી પુલાકર ન્યાય કહેવાય નમૂનાના રૂપમાં કેટલાક ગણાવી રહ્યા છે કેટલાક લોકો આને ત્યાગ કહે છે કેટલાક લોકો આને સંન્યાસ કહે છે વ્યાખ્યાકારે જે એક એક મત છે એને કોઈની સાથે એનું નામકરણ કર્યું છે કે આવું સાંખી કહે છે કે આવું જ્ઞાનીઓ કહે છે કે આ વિશેષકો કહે છે એવું હોઈ પણ શકે એવું ન પણ હોય એનાથી કંઈ ફરક નથી પડતો મુખ્ય પ્રશ્ન તો એ છે ત્યાગ અને સંન્યાસ એનો ભેદ શું છે એ આપણને સમજાવો એટલે જેને અહીંયા સાંખ્ય તરીકે ઓળખવામાં આવ્યા છે એમાં સાંખ્યનો વિચાર બાલગુરુમાં કહેલો છે તે પ્રમાણે કે કાપિલ સાંખ્ય છે તેની દૃષ્ટિથી આનો આપણે જો વિચાર કરવા બેસીએ તો એનો પાર પડે એવું નથી કેમ કે સાંખ્યો બહુવિધ પ્રોક્ત તત્રૈક સત્પ્રમાણક વિંશતિ તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈહરી તો અનેક પ્રકારના સાંખ્ય છે એમાં ભગવાન કયા સાંખ્યને તે વખત પ્રચલિતને માની રહ્યા છે કે કહી રહ્યા છે ભગવાન જાણે એટલે એમાં કંઈ પડવાનો સાર નથી પણ હવે જેમ દોષની પણ વાત કરી છે કે ભાઈ સાંખ્ય એમ કહે છે કે જે કારો માત્ર છે એ સહિત છે એટલે નૈષ્કર્મ્ય ની પ્રાપ્તિ કરવી જોઈએ અને કર્મમાં હિંસા આવી છે એવું વ્યાખ્યાકારે કહ્યું છે પણ અગર કર્મમાં હિંસા છે અને એ હિંસા અગર વેદોક્ત છે તો એ હિંસા દોષ છે જ નહીં વેદોક્ત હોવાને કારણે એ દ્રષ્ટિથી એ વિચારણી બની જાય છે વ્યાખ્યાકારનો જે અભિપ્રાય છે અને સાંખ્યવાદી છે એ અગર સાંખ્યવાદી સંન્યાસ માર્ગી સંન્યાસ માર્ગી અગર ત્યાગ કરવા જઈ રહ્યો છે તો એ કોઈ આ હિંસાદી કર્મોને લક્ષ્યમાં લઈને જ ત્યાગ કરતો હોય એવું કંઈ નથી એ તો વિરક્ત છે મુખ્ય જે સંન્યાસ માર્ગ છે એની પ્રવૃત્તિ મનુષ્યના અંદર રહેલો જે વૈરાગ્ય છે એને અનુલક્ષીને એને એક રસ્તો બતાવવામાં આવ્યો છે અંદરથી સ્વાભાવિક સહજ વૈરાગી વાન તું છો તો તને આ જાતની જીવનશૈલી અનુકૂળ આવી શકે જેમાં દ્રવ્ય યજ્ઞ રૂપ જે કર્મ છે એનો ત્યાં ત્યાગ છે માનસ યજ્ઞ ત્યાગ એને કરવાનો છે તો એ દ્રષ્ટિથી અહીંયા ઉપદેશ કરવામાં આવી રહ્યો છે એટલે આ જે નામકરણ કરાયેલું છે એ એટલે થોડું સમજદારીથી આપણે લેવું પડશે એમને લખી દીધું છે એટલે આપણે એને બેઠવું એ અર્થમાં માનવું એ જરા મુશ્કેલ છે કે બાકી પછી તો આગળ નિર્ણય ભગવાન કરી જ રહ્યા છે સમય તો સારું તો આજે આપણો સમય સંપ હવે સોમવારે છે જ્યારે વારો આવશે ત્યારે કરશું ચાલે છે હા સારું